એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો કવન અને વેદાંતભાઈ વાર્તા સાંભળે છે આવો આવો વેદાંતભાઈ ભાઈ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો અને કાલે તમે તમારા ભાઈબંધોને કહેજો પાછા હો હા વાર્તાનું નામ છે બિક્કણ શિયાળનું બચ્ચું ધ્યાનથી સાંભળજો એક હતું શિયાળનું બચ્ચું એણે તો ક્યારેય સિંહ જોયો નહોતો ને ક્યારેય સિંહની ગર્જનાય સાંભળી નહોતી હો સિંહ ને બોલતાય સાંભળ્યો નહોતો સિંહ તો જંગલનો રાજા હોય ને પણ શિયાળના બચ્ચા બચ્ચાએ ક્યારેય ને જોયેલો નહીં કોઈ સિંહ ની વાતો કરે કે ધરત એને બીક લાગે એવું હતું એ તો એક દિવસ આ શિયાળનું બચ્ચું એની બોર્ડ પાસે રમતું હતું ત્યાં દૂરથી સિંહની ગર્જના સંભળાય શિયાળનું બીકણ બચ્ચું તરત દોડ્યું અને બોર્ડમાં લપાઈ ગયું સંતાઈ ગયું ઓ ભાઈ પછી તો એણે વિચાર્યું આ તો સિંહનો અવાજ જ હતો અવાજને કઈ હાથ પગ મો નાક દાંત થોડા હોય હે ભાઈ ખાલી અવાજથી કઈ ડરવાની થોડી જરૂર હોય સિંહ ક્યાં આવ્યો છે હજી પછી સિંહની ગર્જના સંભળાતી છતાંય શિયાળનું બચ્ચું રમતું રહેતું ને ફરતું રહેતું જરાય ડરતું નહીં હો સિંહ તો ગરજ્યા કરે એવામાં એક દિવસ શિયાળના બચ્ચાએ જોયું તો સિંહ દૂરથી આવ્યો અને હે વિકરાળ સિંહ મોટી મોટી કેસવાળી અને એ ઊંચું પૂછડાનું દાંડું સિંહને જોતા જે દોડ્યું ને બોર્ડમાં લપાઈ ગયું બાપા ભાગો સિંહ આવ્યો સિંહ આવ્યો સિંહ તો બોર્ડ નજીક આવ્યો અને બોર્ડમાં લપાયેલું બચ્ચું બીકથી થરથર થરથર ધ્રુજે ઓ ભાઈ સિંહ જેવો બોર્ડ પાસેથી પસાર થયો કે આ તો લપાઈ ગયું પણ સિંહ ચૂપચાપ પસાર થઈ ગયો બોર્ડ પાસેથી અને સિંહે કાંઈ કહેતા કાંઈ કર્યું નહીં શિયાળના બચ્ચાએ વિચાર કર્યો સિંહને જોતા વેત આમ ભગવા ભાગવાની કઈ જરૂર થોડી હોય એમાં ડરવાની શું જરૂર જીયાળના બચ્ચાએ તો વિચાર કર્યો હવે એકવાર આ શિયાળનું બચ્ચું વનમાં ફરતું ફરતું ફરતું બોર્ડથી ઘણું દૂર નીકળી ગયેલું એવામાં વળી સિંહ દેખાયો શિયાળનું બચ્ચું ભાગ્યું નહીં શાંતિથી ઊભું રહ્યું ને જોવા લાગ્યું સિંહ એના રસ્તે ચૂપચાપ ચાલતો થયો હવે શિયાળના બચ્ચાની બીક ભાંગી ગયો ભાઈ એને તો ડર ન લાગ્યો વળી પાછો એકવાર સિંહ દેખાયો એના આખા પરિવાર સાથે હતો અને ભોજન કરતો હતો શિકાર ખાતો હતો આખો સિંહનો પરિવાર શિયાળનું બચ્ચું સિંહની નજીક ગયું ને સલામ કરી પ્રણામ કર્યા સલામ મહારાજા સિંહે એના ખોરાકમાંથી વધેલું શિયાળના બચ્ચાને થોડુંક આપ્યું લે ખા શિયાળનું બચ્ચું તો રાજી રાજી પછી તો શિયાળું બચ્ચું સિંહની સાથે સાથે ફરવા લાગ્યું અને વધેલું બધું ભોજન ખાવા લાગ્યું અભાઈ શિયાળનું બચ્ચું તો સિંહનું ભાઈબંધ બની ગયું પછી તો શિયાળનું બચ્ચું સિંહનું દોસ્ત બનીને જંગલના એકેય પ્રાણીથી ડરે નહીં ને જ્યાં જુઓ ત્યાં સિંહની સાથે ને સાથે તો ભાઈ આવી રીતે આ બિક્કણ શિયાળનું બચ્ચું વિકરાળ સિંહનો દોસ્ત બની ગયું તમને બધાને વાર્તા સાંભળવાની મજા પડી ને ભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ભાઈ આવજો